ગણો હા બેન હવે પ્રણામ આઠ નવ દસ અને અગિયાર આ ચાર શ્લોક એમાં આઠમા શ્લોકમાં એવું કહ્યું કે અહીંથી ચાર થી ભગવાનની વિભૂતિ તથા યોગના જ્ઞાનથી પ્રાપ્ત થયેલી ભક્તિ કેવી રીતે વૃદ્ધિ પામે છે તે હવે આઠ નવ દસ અને અગિયારમાં શ્લોકમાં કહે છે એમાં એનો મતલબ એમ થયો કે આગળના શ્લોકમાં આપણે જોયું કે ભગવાનની વિભૂતિ એટલે મહર્ષિઓ અને મનુઓ જે બધા છે એ ભગવાનના મનમાંથી ઉત્પન્ન થયેલા છે એવું આપણે એવું ભગવાને કહ્યું એ સમજવું એવું સમજવું એ ભગવાનની વિભૂતિ કહેવાય અને યોગ એટલે ભગવાન અનાદિ અજ છે એ પ્રકારે એવું ચિંતન આપણે કરવું અને બધાનું આદિ કારણ આ સૃષ્ટિનું આ સમગ્ર સૃષ્ટિનું આદિ કારણ ભગવાન છે એવું સમજવું એ યોગ છે જો જો કોઈ વ્યક્તિ આવી રીતે આ વિભૂતિ અને યોગને સમજે સમજે તો એની ભક્તિ આગળ કેવી રીતે વૃદ્ધિ પામે છે એ કહ્યું પછી આવી રીતે આવી રીતે કરતા કરતા છેલ્લે નવમા શ્લોકની અંદર એમ કહ્યું કે જે મારામાં ચિત્તવાળો મારામાં પ્રાણવાળો મારો પરસ્પર બોધ કરતા તથા નિત્ય મારી કથા કરતા સંતોષ પામે છે અને રમે છે એટલે આવું વિચારવા કે આ બધી મનુઓ વગેરે છે ભગવાનની વિભૂતિ છે અને ભગવાન જ બધાનું મૂળ કારણ છે એવું વિચારવા વાળા આવા હોય છે ભગવાનનું સતત ગુણગાન કરવા વાળા હોય છે એવું નવમા શ્લોકની અંદર કહ્યું હવે દસમો શ્લોક તેસામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ તમ યેન મામ ઉપયાંતિ તે લોકાર તેવા નિરંતર યુક્ત અને પ્રીતિપૂર્વક ભજનારાઓને હું તે બુદ્ધિયોગ આપું છું જેથી તેઓ મારી સમીપમાં આવે છે તેવા નિરંતર મારી સાથે યુક્ત અર્થાત જેમણે દેહ પણ મને અર્પણ કરેલો છે તેવા અથવા જેઓ મારી જેઓ નિરંતર મારી કૃપાથી યુક્ત છે તેવા અને પ્રીતિથી એટલે સ્નેહપૂર્વક મારું ભજન કરનારાઓને હું મારી સ્વરૂપાત્મક ભક્તિના ઉપાયરૂપ બુદ્ધિ યોગ આપું છું તેથી તેઓ મારી સમીપમાં આવે છે અર્થાત આ યોગથી તેઓને નિર્ગુણ મુક્તિ પ્રાપ્ત થાય છે એટલે ગઈકાલે કલ્પેશનો પ્રશ્ન હતો કે આની અંદર ઘડી ઘડી યોગની અને એની વાત આવે છે તો એ ગીતાજીમાં બતાવેલો યોગ કંઈ અલગ છે અને સિદ્ધાંત મુક્તાવલી મહાપ્રભુજી કહેલું કોઈ અલગ છે એનો અહીંયા ખુલાસો થઈ ગયો કે ના આવી રીતે સતત જે મારામાં ચિત્ત રાખે છે એને પછી હું આગળ જઈને હું મારું સ્વરૂપની સેવા કરવાનો પણ અવસર આપું છું એટલે એ પણ અહીંયા આગળ જે જે કાલે કહ્યું હતું કે એવું નથી હોતું એ વાત અહીંયા આગળ આવી ગઈ કે સ્નેહપૂર્વક મારું ભજન કરનારોને હું મારી સ્વરૂપાત્મક ભક્તિના ઉપાયરૂપ બુદ્ધિ યોગ આપું છું એટલે આપણે બુદ્ધિપૂર્વક ભગવાનને ભગવાનનું સ્વરૂપ સમજી અને એમની સેવા કરવી જોઈએ સ્વરૂપની સેવા કરવાનો અવસર ભગવાન આપે છે એટલે આ રીતે ભગવાનની સેવા કરવી એ રીતે ભગવાન પોતાની સમીપમાં ભક્તને બોલાવે છે એ આ શ્લોકની અંદર થયું પછી આગળ અગિયાર હા તેષાम् एवानुकम्पार्थम् अहम् अज्ञानजं तमः नाशया नाशयाम्यात्मभावस्थो જ્ઞાનદીપેન ભાસ્વતા લોકાર્થ તેઓ તેઓ ઉપર જ કૃપા કરવા તેઓ આત્મભાવમાં રહીને પ્રકાશમાન જ્ઞાનરૂપી દીપકથી હું તેઓના અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા અંધકારને દૂર કરું છું વિવેચન તેઓને આત્મજ્ઞાનનું દાન પણ હું જ કરું છું એમ કહે છે તેઓના આત્મભાવમાં રહીને અર્થાત તેઓના અંતરાત્મત્વનો અંગીકાર કરી હું રહું છું અને તેથી જ્ઞાનરૂપી પ્રકાશમાન દીપકથી તેઓના દેહાધ્યાસ વગેરે અજ્ઞાન રૂપી અંધકારનો હું નાશ કરું છું અર્થાત મારા ભગવદીઓના યોગ અને ક્ષેમ હું જ સાચવું છું એટલે નિરંતર આ વિભૂતિ યોગની અંદર આ આઠથી અગિયાર શ્લોકની અંદર ભક્તિ કેવી રીતે થાય એનો ઉપાય બતાવ્યો કે એક તો ચિત્ત પ્રવણ થાય છે અને એવા ચિત્ત પ્રવણ થયેલાને ભગવાન પોતાની સ્વરૂપ સેવાનો લાભ આપે છે અને એ દ્વારા એ ભક્તોના યોગ અને ક્ષેમ યોગ અને ક્ષેમનું વહન કરે છે અને એમના અંતઃકરણની શુદ્ધિ કરે છે એમના આ બધા અધ્યાસોને દૂર કરે છે આ આવું થવાથી ભક્તિની વૃદ્ધિ થાય એટલે આ પ્રકારે વૃદ્ધિનો પ્રકાર અહીંયા બતાવ્યો કઈ વિચારણી આમાં હા બધા ચારે પાંચ પ્રકારના અધ્યયન એટલે અહીંયા એની તેઓના દેહાધ્યાસ વગેરે અજ્ઞાન રૂપી અંધકારનો હું નાશ કરું છું અર્થાત મારા ભગવદીઓના યોગ અને ક્ષેમ હું જ એનો અર્થ અહીંયા આગળ એ કરેલો છે કે અધ્યાસો દૂર થવા એટલે પોતાના ભક્તોના યોગ અને ક્ષેમનું વહન કરવું तो योग क्या प्राप्त से प्रापण योग प्राप्त से रक्षण न हो मेड़ी आप हो रक्षण योग रक्षण बीजू

દેહાધ્યાસ રૂપી જે છે પાંચે પાંચ અધ્યાસ એ અધ્યાસ એટલે અજ્ઞાન રૂપી આપણે કહીએ છીએ કે એને અજ્ઞાનતા છે તો જ્ઞાન રૂપ જ્ઞાન અહીંયા પ્રાપ્ત કરાવે છે એને યોગ અને ક્ષેમ કહ્યું છે યોગ અને ક્ષેમ હું જાણવું છું એમ કહ્યું તો અહીંયા તો અજ્ઞાન દૂર કર્યું પહેલા દેહાધ્યાસ વિગેરે અજ્ઞાન રૂપે અંધકારનો હું નાશ કરું છું પછી યોગ અને ક્ષેમની વાત આવી તો એ યોગ અને ક્ષેમ અર્થાત કરી અર્થ એનો એ કર્યો તો અજ્ઞાન રૂપી દૂર કરે છે તો જ્ઞાન ની પ્રાપ્તિ એ યોગ અને ક્ષેમ માં કહી રહ્યા છે એમ જે અભિલક્ષી છે તે એનો યોગ અને એનું ક્ષેમ એટલે જેમ જેમ અધ્યાત્મ દૂર થતા ભક્તને ભગવાનની પ્રાપ્તિ માટે જે જે કંઈ પણ જોઈતું હશે એ એનો યોગ અને ક્ષેમ એ એનો મતલબ એવો થયો એટલે શું થાય કે જ્ઞાન માર્ગ ની અંદર તો શું થાય કે તમારે અધ્યાત્મ દૂર થઈ જાય પછી તમારે સાચી થઈ જાય મતલબ લય થઈ જાય છે જ્ઞાનમાં ની અંદર પણ મુક્ત માટે એવું નથી કારણ કે ભગવાનના ભજન માટે કે લીલાઓની અનુભૂતિ માટે જે કંઈ પણ એને જરૂરી છે એ બધા પદાર્થો અને આ બધું એને ભગવાન આપશે અહીંયા એ પ્રકારનો યોગ અને ક્ષેમનું મહત્વ છે એટલે કોઈ લૌકિક નહીં પણ ભક્તિ માટે ઉપયોગી યોગ અને ક્ષેમ મહત્વ એટલે જ્ઞાન માર્ગી માટે જ્ઞાનનું અને ભક્તિ માર્ગી માટે આ રીતે કે બધા ભગવત સંબંધી જે છે એ પદાર્થો ને પ્રાપ્તિ અને એનો ક્ષેમ એવી રીતે ભક્તિની વૃત્તિ જે અભિલષિત છે એ પદાર્થોની પ્રાપ્તિ એટલે યોગ અને એ પદાર્થો જે ભગવાન આપશે એક છે અભ્યાસ આપણા દૂર શું જોઈતું હોય એને એની ભક્તિની ટકી રહે માટેના પદાર્થો જોઈતા હોય હેલો હા એક મિનિટ રસીલાબેન ને પૂછી લેવાનું મને એમાં આમાં બે વસ્તુ કઈ છે ને કે એમના આત્મભાવમાં રહીને અર્થાત તેઓના અન્ના અંતરાત્માનો અંગીકાર કરીને હું રહું છું તો અર્થાત કેમ કીધું એનો મતલબ આત્મભાવમાં રહીને એટલે એમના હૃદયમાં બિરાજીને ભગવાન જ્યાં સુધી આપણા હૃદયમાં ના બિરાજે ત્યાં સુધી આપણા અધ્યાસો કેવી રીતે દૂર થાય કૃપા કરીને કારણ કે આ કયા કયા ની વાત છે કે જેનું ચિત્ત ભગવાનમાં પ્રવણ થઈ ગયું છે અને સ્વરૂપાત્મક ભક્તિ નો ઉપાય એટલે કે સ્વરૂપ સેવા એને કરી રહ્યો છે એવા ભક્તના હૃદયમાં હું બિરાજીને એના અધ્યાસોને દૂર કરું છું એ એ રીતે કન્ટિન્યુટી આવી રહી છે હેલો આગળનો જે શ્લોક છે ને એમાં એવું લખ્યું છે હું તે બુદ્ધિ યોગ આપું છું અને આ શ્લોકમાં એવું લખ્યું છે કે આત્મજ્ઞાનનું દાન પણ હું જ કરું છું તો બુદ્ધિ યોગ અને આત્મજ્ઞાન એ બેમાં શું ફેર મારું ભજન કરનાર હું મારી સ્વરૂપાત્મક ભક્તિના ઉપાય રૂપ યોગ આપું છું તારીખ માંગી લ્યો એટલે એટલે બરાબર છે આગળના એટલે આગળના શ્લોકમાં જે પ્રમાણ કહ્યું છે એ એ બુદ્ધિ કેવી કે તમારું ચિત્ત ભગવાનની એની એની પણ આગળના શ્લોકની તમારા પ્રશ્નની જે કન્ટિન્યુટી છે ને એ એના પણ આગળના શ્લોક સાથે થાય છે ભક્તની વૃદ્ધિ ભક્તિની વૃદ્ધિ થવાની જે વાત આવી છે એમાં ચિત્ત ચિત્ત પ્રવણ થશે અને પછી એ ચિત્ત પ્રવણ થયેલા ભક્તને ભગવાન એવી બુદ્ધિ આપશે કે એનો યોગ એટલે એનું ચિત્ત ભગવાનની સ્વરૂપ સેવામાં જોડાઈ જાય એવી બુદ્ધિ ભગવાન એને આપશે એ તમારા એ તમારા આ દસમા શ્લોક નો જવાબ થયો કે બુદ્ધિ યોગ અને આ શ્લોક ની અંદર એમને એવું કહ્યું ને કે આત્મભાવમાં રહીને એમનો અંગીકાર કરું છું ત્યાં આગળ પછી એ પ્રક્રિયાથી એ એના અધ્યાસોને દૂર કરશે ભગવાન પણ આપણે અધ્યાસોમાં તો અંતઃકરણ અધ્યાસ આવે છે ને તો એમાં પાછું બુદ્ધિ તો પાછું અંતઃકરણની એક ભાગ જ ગણાય છે તો પાછું એ બુદ્ધિ યોગ એક બાજુ બુદ્ધિ યોગ આવે છે એક બાજુ આત્મજ્ઞાન આવે છે અને પાછું અંતકરણ અધ્યાસમાં પાછું બુદ્ધિ તો અધ્યાસમાં ગણાઈ જાય છે ચર્ચા થવા થઈ ત્યારે જામનગર વાળા મહારાજ એવું કરતા હતા એમને બીજું કઈ નતું સમજમાં આવતું તો બીજું અહીંયા આ પાનો ત્રાસુ છપાણું છે આમાં લાઈન આમાં પાના નંબર અહીંયા આમ હોવો જોઈતો એની જગ્યાએ આનું પૂરતું કાચું છે પાકું હોવું જોઈતું આવી બધી ચર્ચાઓ કરી પણ કહું કે એટલે મને જે સમજ પડે છે એમ એનું એવી રીતની સમજ પડે છે કે દાખલા તરીકે કોઈને ભગવાન પોતાની સ્વરૂપની સેવાનો એટલે એ સામાન્ય રીતે આપણે પણ કરીએ છીએ તો એમાં એ અંતકરણ અભ્યાસ નિવૃત્ત થવો એટલી હદ સુધી એટલે અંતકરણ અધ્યાસ નિવૃત્ત થઈ જાય તો જ વ્યક્તિ સ્વરૂપ સેવા કરી શકે એવી એવી કોઈ કન્ડિશન નથી ભક્ત માટે સેવા કરતા કરતા એનો અંતકરણ અભ્યાસ દૂર થઈ જશે એ એક અલગ એની અવસ્થા છે પણ શરૂઆતમાં તો બુદ્ધિને એટલી જ નિર્મળ કરવાની જરૂર છે કે હું ભગવાનનો અંશ છું અને ભગવાનની સેવા કરવી એ મારી મારું કર્તવ્ય છે તો એ પ્રકારની અહીંયા આગળ બુદ્ધિયોગની વાત ચિત્ત નિર્મળ થશે એનું આગળ જે પ્રમાણે બતાવ્યું ભગવાનમાં જોડાશે ત્યારે એ પ્રકારની બુદ્ધિ થશે કે મારે હવે ભગવાનની સેવા કરવી જોઈએ અને પછી એનો અધ્યાસ દૂર કરશે એટલે એક એક પ્રાઇમરી સ્ટેજની વાત છે અને પછી એક આગળ સ્ટેજની વાત છે એમ બે પ્રકારની વાત છે તમે જે રીતે પૂછી રહ્યા છો એમ એના પરથી મને એવું લાગે છે એક પ્રાઇમરી અવસ્થા છે પછી એક બહુ મેચ્યોર અવસ્થા આવે ત્યારે એનો અધ્યાસ જ દૂર થઈ જશે એવું મને લાગે છે કારણ કે સેવા કરવા માટે તો એટલો બધો અધ્યાસ નિવૃત્ત થઈ જાય એટલી બધી જરૂરિયાત નથી હોતી આપણે કરી જ રહ્યા છીએ આપણા અભ્યાસો અત્યારે છે જ તો પણ પછી તો જે જે હોય આગલા સુખમાં જોયું ને આપણે જે ચિત્તની પ્રવણતા એટલે અહીંયા મન ને બુદ્ધિ બંને જ્યારે તમારું ભગવાનમાં લાગે એટલે તમારું ચિત્ત ભગવાનમાં લાગે છે એટલે એ જ બુદ્ધિયોગની વાત કરી રહ્યા છે એવું લાગે છે એ બુદ્ધિયોગ થયો એટલે ભક્તિમાં તમે ઇન્વોલ્વ થાવ છો એ પછી આત્મજ્ઞાન તમારે થાય છે અને પછી તમારા અભ્યાસો ધીરે ધીરે દૂર થાય છે અને પછી તમે યોગ અને ક્ષેમ ભગવાન આપે છે એ રીતે હા જે જે એટલે અહીંયા એવું સમજવાનું કે બુદ્ધિ યોગ એટલે આપણે જે શરણાગતિની જે ભાવના છે તે થશે અને અહીંયા જે આત્મજ્ઞાન અથવા જે એ છે એમાં આપણે જે સેવા કરીને સ્વરૂપનું કરીએ એવી રીતે સમજવાનું બુદ્ધિ યોગથી તો શરણાગતિ જ થશે ને હા નહીં આમાં જો એક વાત એ સમજવી જોઈએ કે સંસ્કૃતમાં એક ન્યાય છે શતપત્ર વેદ એટલે વૃક્ષના સો પાંદડા ભેગા કરીને એની થપ્પી બનાવીને એમાં તીર લગાવવામાં આવે તો કયા ક્ષણે કયું પાંદડું વિંધાયું એ પ્રક્રિયા એટલી ઝડપી છે કે એમાં એ જાતનો સૂક્ષ્મ કાલનો ભેદ આપણે ન કરી શકીએ અથવા એટલે તાત્પર્ય છે કે ભગવાન જયારે ભગવાન કોઈ જીવ પર કૃપા કરવા ઈચ્છે છે તે વખતે તો પ્રભુનો સંકલ્પ તો કેવલ એટલો છે કે આનું યોગક્ષેમ હું વહન કરું આનો જે કંઈ પણ છે એનો હું આશ્રય બનું પણ એ આશ્રય બનવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને અહીંયા સ્ટેપ બાય સ્ટેપ ભગવાન સમજાવી રહ્યા છે કે સૌથી પહેલા હું એને બુદ્ધિ યોગ આપું છું તે પછી હું એના આત્મ સ્વરૂપમાં સ્થિત થાઉં છું તે પછી એને મારી પ્રાપ્તિ કરાવું છું એ પ્રક્રિયાને આપણે જો સ્લો મોશનમાં એ વિડીયોને લઈએ તો આપણને એક પછી એક પાંદડું વિંધાતું આપણે દેખાઈ શકે પણ એક શબ્દમાં આપણને કેવું હોય તો ભગવાન જેના ઉપર મહત કૃપા કરવા ઈચ્છે છે એનું સર્વસ્વ કંઈ પ્રભુ પોતે બની જાય છે એ અહીંયા તાત્પર્ય છે એટલે આમાં જે કહ્યું છે ને બધાના કેસમાં આટલું ઝડપી પ્રક્રિયા હોય એવું જરૂરી નથી કેટલાકના કિસ્સામાં એક એક જન્મના અંતરાયમાં પણ એક એક આ વસ્તુ થતી હોય એક જન્મ આ બુદ્ધિ થાય બીજા જન્મની અંદર કંઈક થાય ત્રીજા જન્મ કંઈક થાય એને અહીંયા આપણને સમજી લેવી જોઈએ કે જેવો અધિકારી છે તે અનુસાર આ બધું થશે પણ જે પણ થશે એની અંદર આટલી પ્રક્રિયા ઇન્વોલ્વ છે એટલું આનો સાર છે તો મચ્છ નિત્યમ તુષ્યંતી છે રમંતી છે આ એની અહીંયા યોગ્યતા બતાવવામાં આવી છે કેવો છે મારો ભક્ત એવો જે સતત યુક્ત છે એને પ્રીતિપૂર્વક ભગવાનનું ભજન કરે છે એને હું બુદ્ધિયોગ આપું છું અને એને કારણે મારા નજીક આવે છે કે મને પ્રાપ્ત થાય છે બુદ્ધિઓ આપવાનો મતલબ એ પ્રભુ એના મનમાં વસી ગયા એ પ્રભુમાં વસી ગયો એ તાત્પર્ય છે અને તેથી જેને બુદ્ધિઓ પ્રદાન કર્યો છે એવાને એવાને ભગવાન આત્મભાવક પણ થાય છે આત્મભાવકનો મતલબ એનો આત્મા ભગવાન થઈ ગયા ભગવાનનો આત્મા એ થઈ ગયો એટલે બુદ્ધિયોગમાં જ્ઞાન જ્ઞાન સ્વરૂપે બિરાજશે અને જ્યારે આત્મજ્ઞાન થશે ત્યારે પ્રકાશિત પ્રકાશિત થઈ જશે પ્રકાશિત થઈ જશે એવી રીતે લેવાય હલો એવું નહીં પ્રકાશિત થઈ જશે એવો મતલબ નથી ભક્તિ બારમી દ્રષ્ટિથી જે મમાત્માયમ રુદ્રસેન એમ કોઈ વ્યક્તિ કહે કે આ મારો આત્મા છે તો એ મારો આત્મા છે એવું કહેવાનો મતલબ આત્મા આપણને જેટલો વાલો હોય છે એવી રીતે આ પણ મારો એટલો પ્રિય છે એવું કહેવું તો ભગવાન આત્મભાવસ્થ જે થઈ રહ્યા છે એનો મતલબ એ છે કે એ ભક્ત ભગવાનને પોતાના આત્મા સમાન માને છે તે જ રીતે ભગવાન ભક્તને પોતાના આત્મા સમાન જાણે છે થયું છે આમાં પદમાં આવે છે ને મેરો તનોર વાડ ટાકુ એક મેઘ કરતા એમ તો એ જાતનું પરસ્પર એકાકારતા થયેલું છે તે થયું હોય છે ભાનુબેન નું છે કરો સંભળાય છે ફોન તમારો દૂર રાખો અવાજ ફાટી જાય હા હવે સંભળાય છે હા સંભળાય આગળના શ્લોકમાં કહ્યું કે દેહાધ્યાસને પ્રભુ દૂર કરે છે એટલે તમનને દૂર કરે છે તો શું થાય છે તો હવે સમજાવે છે કે દેહાધ્યાસ દૂર કર્યું તો તમરૂપ દેહાધ્યાસ હતા તે દૂર થયા તો હવે આ બારમા શ્લોકમાં ભગવાન તમરૂપ દૂર થવા અધ્યાસ દૂર થવાથી હવે અર્જુન દર્શન કરી રહ્યા છે ભગવાનના તો એ કેવા દર્શન થાય છે એને તે હવે કહે છે અહીં અર્જુન ભાવ વિભોર થઈ ગયા છે હવે અને હૃદયમાં પ્રકાર એમને પ્રભુ જણાયા છે તેથી અર્જુન કહે છે અર્જુન વાચ્ય પરમ બ્રહ્મ પરમ ધામ પરમ ધામ પવિત્રમ પરમમ ભવાન પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદિદેવમ અજમ વિભુમ આહુસ્તમ ઋષય સર્વે દેવર્ષિ નારદ તથા અસિતો દેવલો વ્યાસ સ્વયં ચૈવ બ્રવીમી બ્રવીશિમે છે કે કેવા છે પ્રભુ તો અર્જુન વર્ણવે છે કે આપ પરબ્રહ્મ છો પરમ ધામ છો અને પરમ પવિત્ર છો સર્વ ઋષિઓ તેમજ દેવર્ષિ નારદ અસિલ અસિત દેવલ અને વ્યાસ આપને શાશ્વત દિવ્ય પુરુષ આદિદેવ અજ અને વિભુ કહે છે અને આપ પણ મને એમ કહો છો હા અર્જુન ને પ્રભુ પરમ પરબ્રહ્મ રૂપે પરમ ધામ એટલે અક્ષરધામ રૂપે અને પરમ પવિત્ર જણાયા તો પરમ પવિત્ર એટલે જ્ઞાન થી જે પવિત્રતા થાય છે એનાથી વિશેષ પવિત્રતા એમને આ સ્વરૂપના દર્શન થી જણાય છે એવું સ્વરૂપ એવું તો જ્ઞાન પણ શુદ્ધ નથી પવિત્ર થતું જ્ઞાન થી પણ મનુષ્ય તો એવા પરમ પવિત્ર છો આપ હવે એ આજે આપ મને કહો છો હું મને જણાવ છો હું આવો છું એવા એવા ઋષિઓને જણાયા છો દેવર્ષિને જણાયા છો અને મહર્ષિઓને પણ આપ જણાયા છો આગળ જે ભગવાને કહ્યું ને કે મને કોઈ જાણતું નથી તો હવે અહીં ભગવાન કહે છે કે મને કોણ જાણે છે સાંભળ નામ અર્જુન કહે છે કે આપને આવા આવા જાણે છે કોણ જાણે છે કે દેવર્ષિ મહર્ષિ અને ઋષિઓ આ બધા આપને જાણે છે તો ત્યાં કહે છે કે દેવ દેવ દેવો એમ કહે છે કે આપ દેવતાના દેવ દેવો દેવતાના દેવતા છો પરમ પુરુષ છો વિષ્ણુ છો પુરાતન છો આવી રીતે દૃશ્ય વર્ણવે છે આવે છે અવાજ જીજી હા પણ ફોન દૂર રાખો ફાટી જાય છે અવાજ એકદમ તમે ફોન ને તમારો હા હા ઘણો દૂર છે પણ થોડું દૂર કર દો એનો તમે બંધ કરી દો એનો સ્પીકર બંધ કરીને આપણે વાત કરતા હોઈએ ને એવી રીતે કરો સ્પીકર બંધ હેલો નારદ દેવર્ષિ નારદજી પણ કહે છે કે સગડા લોકોને ઉત્પન્ન કરનાર આપ ઈશ્વરના ઈશ્વર છો મહર્ષિ વેદવ્યાસજી પણ કહે છે કે ઇન્દ્ર ઇન્દ્રના ઇન્દ્ર છો દેવોના દેવ છો આ રીતે આપની બધા વર્ણવે છે તેવા આપ મને જણાયા એવું અહીં કહે છે હવે કહે છે કે ઋષિઓ તેમજ દેવર્ષિઓ વગેરે વર્ણવે છે હવે કહે છે સર્વથી વિલક્ષણ ભગવાન નો ઉત્તમ યોગ પ્રભાવ અને પોતાના અનન્ય ભક્તના અંતરાત્મામાં રહેવા માટે વિભૂતિ પણ જાણી વિસ્તારથી તે સાંભળવાની ઈચ્છાથી અર્જુન સાત થી એટલે બાર થી અઢાર ભગવાનની સ્તુતિ કરે છે અને પ્રશ્ન પૂછે છે એટલે ત્રણ શ્લોકમાં સ્તુતિ કરે છે બે શ્લોકથી પ્રશ્ન પૂછે છે કે મને વિશેષ વિભૂતિઓ જણાવો આપની અહીં આ ત્રણ શ્લોક સ્તુતિના છે હવે કહે છે કે આપ પરબ્રહ્મ એટલે વ્યાપક પુરુષોત્તમ છો એટલે સાકાર અને વ્યાપક છું પરમધામ એટલે અક્ષરરૂપ આપ અર્થાત પુરુષોતા પુરુષોતાત્મક પુરુષોત્તમાત્મક જે તેજોરૂપ અક્ષર છે તે પણ આપ છો પરમ પવિત્ર એટલે સર્વથી ઉત્તમ પાવન કરનારા છો જે જ્ઞાનથી પણ નથી થઈ શકતું તે આપના સ્વરૂપથી આપ પાવન કરવા વાળા છો આવું આપનું સ્વરૂપ છે તેમાં કાંઈ સંદેહ નથી કારણ કે ભૃગુ વગેરે ઋષિઓ પરમ ભાગવત દેવર્ષિ નારદ ભગવત ધર્મ રૂપ અસિત દેવલ અને ભગવદ ભગવદરૂપ ભગવદરૂપ વર્ણવે છે અને જ્ઞાન આવતા વ્યાસજી પણ આપને શાશ્વત અર્થાત નિત્ય દિવ્ય પુરુષ એટલે પુરુષોત્તમ આદિદેવ એટલે મૂળ રૂપ અવતારી અજ એટલે જેનો જન્મથી એટલે જન્મ રહિત અને વિભુ એટલે સર્વશક્તિમાન કહે છે અને આપ પણ મને હું દેવોનું તથા મહર્ષિઓનું આદિ કારણ છું વગેરે કહું છું તેથી આપ પરબ્રહ્મ પરમધામ અને પરમ પવિત્ર છો તેમાં કાંઈ સંદેહ નથી સર્વમ એતદ ઋતમ મન્યે યન્મામ વદશિ કેશવ ન હિતે ન હિતે ભગવન વ્યક્તિ વિદુર દેવા ન દાનવા હવે આ ચોથમા શ્લોકમાં કહે છે કે હે કેશવ આપ મને જે કહો છો તે સર્વ હું સત્ય માનું છું એટલે અહીં અર્જુન શું કહે છે કે અત્યાર સુધી જે સાતમા અધ્યાયથી કરીને દસમા અધ્યાય સુધી જે આપે કહ્યું તે મને એવું લાગે છે કે અર્જુન હવે અહીં મુંજાતો બંધ થયો છે એનો કે હવે અહીં એને સાતમા શ્લોક થી અધ્યાય સાતમાંથી કરી અને દસમા સુધી જે ભગવાન કહે છે તેનાથી એને આ પ્રાપ્ત થયું છે પરમ દર્શન કારણ કે હે ભગવાન આપની વ્યક્તિને દેવો કે દાનવો જાણતા નથી એટલે આપ જયારે મને આપ જયારે દદાન બુદ્ધિ યોગમ થી તમને દૂર કર્યું ત્યારે મેં આપના સ્વરૂપને જાણ્યું બાકી આના આને કોઈ દેવો ને દાનવો જાણતા નથી તો મનુષ્યનું તો પ્રાકૃત મનુષ્ય તો કેવી રીતે જાણી શકે વિવેચન હે ભગવાન જ્ઞાન પણ સર્વ આપનું જ છે ગુણ પણ આપે આપેલા જ બીજે હોય છે તેથી દેવો અને દાનવો પણ આપના અનન્ય અસાધારણ યોગ પ્રભાવની અથવા આપની ભિન્ન ભિન્ન વિભૂતિ રૂપ વ્યક્તિને જાણતા નથી અર્જુન કહે છે કે અહીં કે હે ભગવાન જ્ઞાન પણ આપનું આપેલું છે જેટલું આપ જ્ઞાન આપ્યું છે એ પ્રમાણે એ જાણશે ગુણ પણ આપે આપેલા છે જે જ્યાં પણ કઈ ગુણ છે તે આપને આપેલા છે તેથી દેવો અને દાનવો પણ આપ પણ આપના અનન્ય અસાધારણ એટલે જે ભક્તના આવી પ્રભુ છો એને તો દેવો દાનવો કોઈ જાણતા નથી આપની વિભિન્ન ભિન્ન ભિન્ન વિભૂતિ રૂપ વ્યક્તિને પણ જાણતા નથી એટલે વિભૂતિઓને પણ નથી જાણતા વિભૂતિને જાણે તો જ ભક્તિ થાય તેથી ભક્ત જાણે છે બીજું કોઈ આને જાણી શકતું નથી હવે પંદરમો શ્લોક હવે પંદર શ્લોકમાં કહે છે એટલે અહીં તેઓ નથી જાણી શકતા એમ કેમ કહ્યું કે સાત્વિકો પણ નિર્ગુણ નથી જાણી શકતા સત્વગુણથી પણ ભગવાન જયારે જણાવવા ઈચ્છે ત્યારે સાત્વિકો જાણી શકે છે હવે સ્વયં નિર્વાત્મ નાત્માનમ વેક્તમ ત્વમ પુરુષોત્તમ ભૂત ભાવન ભૂતેશ દેવ દેવ જગતપતે હે પુરુષોત્તમ હે ભૂત ભાવન હે ભૂતોના ઈશ દેવોના દેવ જગતપતિ આપ પોતે જ પોતાની પોતાથી પોતાને જાણો છો એટલે કહે છે કે બીજું કોઈ દેવ અથવા દાનવ આપના સ્વરૂપને જાણતું નથી માત્ર આપ પોતે જ પોતાથી અથવા યથાર્થ સ્વરૂપ ને જાણો છો એટલે જેવા છો તેવા બીજા જાણી શકતા નથી કારણ કે આપ પુરુષોત્તમ છો બ્રહ્માંડ પુરાણમાં પણ કહ્યું છે કે આપ પુરુષોત્તમ કોઈથી પણ જાણી શકાવ એવા નથી આપ પુરુષોત્તમ કોઈથી પણ જાણી શકાવ તેવા નથી પાછળ જે ઋષિઓ થયા જે મને અજ અનાદિ ભૂતોના ઈશ જાણે છે એટલે કોઈ નથી જાણતા કોણ અને જાણે છે કોણ સમજાવે છે વગેરે કહેલું છે એ બધા એ પ્રમાણ જેવા છે પ્રભુ એવા જ પ્રભુને વર્ણવ્યા છે તેનો આથી વિરોધ થતો નથી એટલે ભગવાન એવું કહે છે કે નથી જાણતા અને જાણે છે તો જાણે છે કોણ કે જેને પ્રભુ જણાવવાની ઈચ્છા કરે છે તે જેમને જાણી શકે છે એટલે વિરોધ નથી કારણ કે જેઓ આપણે તેમ જાણે છે તેઓ આપે તેઓને વેદાત્મક શક્તિનું દાન કરેલું હોવાથી જાણે છે તેથી જ આપે ત્યાં કહ્યું વેદાત્મક શક્તિ મને સમજાવી દેજે પછી કરીએ તેથી જ આપે ત્યાં કહ્યું કે હું તેઓને બુદ્ધિયોગ આપું છું આપ તે પ્રમાણે બુદ્ધિયોગ આપો છો કારણ કે આપ ભૂત ભાવન છો ભૂતો અથવા પ્રાણીઓને પોતાના ભાવથી યુક્ત કરે કરે તે ભૂત ભાવન એટલે ભૂત ભાવન કેમ કહ્યું કે બધા પ્રાણીઓને પોતાના ભાવથી યુક્ત કરે તો અહીં બધા ભૂતો લીધા છે ને જે મને એમ થાય છે કે ભક્તો એવું સમજાય છે પછી આપ કેજો એ ભૂત ભાવન ભૂતોમાં આપ પોતાનો ભાવ મૂકો છો એટલે ભૂત ભાવન છો એટલે ભક્તોના ભાવન છો એ ભક્તોમાં આપ પોતાનો ભાવ મૂકો છો કારણ કે આપ ભૂતેશ અથવા ભૂતોના સ્વામી છો વળી બીજાના પણ દેવ છો એમ કહ્યું બીજાના પણ દેવ છો એટલે ભક્તોના સ્વામી છો પણ બીજા બધાના દેવ છો એવું મને લાગે છે અર્થાત પુરુષોના પણ પૂજ્ય છો અર્થાત પૂજ્યોના પણ પૂજ્ય છો એટલે જે પૂજા કરી કરી છે બધા દેવોની એના પણ પૂજ્ય આપ છો એટલે તેઓની પૂજાથી સંતુષ્ટ થઈ તેમ કરો છો અને જે પૂજા કરે છે એનાથી સંતુષ્ટ થઈને પૂજા નું ફળ આપ આપો છો માત્ર દેવોના જ પૂજ્ય છો એમ નહીં પણ જગતના પણ પતિ અર્થાત રક્ષક છો અહીં કહ્યું જગતપતિ તો અહીં પાંચ વિશેષણથી ભગવાનની સ્તુતિ કરે છે અર્જુન કે ભૂત પાવન ભૂતેશ દેવદેવ જગતપતિ અને પુરુષોત્તમ તો અહીં મને એવું સમજાયું કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ રૂપ જે મહેશ જે છે દેવો તે પણ આપ જ છો આપના આપના સ્વરૂપ છે તેથી અહીં ભૂતેશ ભૂત પાવન દેવદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશના પણ આપ પુરુષોત્તમ જ દેવ છો જગતપતિ છો અર્થાત રક્ષક છો તેથી દેવોની પેટે જગતના અન્ય ભૂતોને પણ એવો બુદ્ધિ યોગ આપો છો જો અહીં પણ મારી પાસે ભૂતોને કહ્યું એટલે મને એમ થાય છે સમજાયું અહીં કે તેથી દેવોની પેટે જગતના અન્ય ભક્તોને પણ એવો બુદ્ધિયોગ આપો છો જે બધા બધાને બુદ્ધિયોગ આપ્યો એ પ્રકારે બુદ્ધિ યોગ આપો છો તે પ્રમાણે સમજે છે તેઓને એવી રીતે સાત્વિક જ્ઞાન આપો છો તે એ રીતે સમજે છે એ નિર્ગુણ દેવો પણ સમજી શકતા હોય સાત્વિક છે પણ એવું સમજાયું હા મને એમ થયું કે વેદાત્મક શક્તિનું દાન આપે તેઓને વેદાત્મક શક્તિ નું દાન કરો છો દાન કરેલું હોવાથી જાણે વેદનાત્મક એવું છે એમ ને હા વેદના નથી દેખા નથી વેદના ચલો વેદનાત્મક એટલે વેદન એટલે જ્ઞાન બોધ સમજ સમજ રૂપી શક્તિ આપો છો એવું ને એવો આપ વેદના જે લોકો ભગવાન થઈ વેદન એટલે જ્ઞાન થઈ શકે એવી ભગવાન એમને શક્તિ આપી છે તેથી એ લોકો જાણી શક્યા છે ભૂતો ન સમજાયું ભૂતો શું કહે છે ભૂતોના ભૂત એટલે પ્રાણી પ્રાણી માત્ર પ્રાણી બુદ્ધિ યોગ આપો છો એવું પણ એ જે આ અર્જુન જે આ ત્રણ આ દર્શન થયા છે પરમ બ્રહ્મ પરમ ધામ એવી બુદ્ધિ નથી આપતા પ્રાણી બધાને એવું એવું સમજુ આ કયા પ્રકારની બુદ્ધિ આપે છે નહીં જેને પણ ભગવાન આપી રહ્યા છે એ ભગવાન જ આપી રહ્યા છે તાત્પર્ય છે બરાબર કયા આપે છે તો યથાધિકાર હશે મૂળમાં તો ભૂત ભાવ અને વાત છે ને એટલે ભૂતના ઈશ અને ભૂતોનું ભાવન કરનારા ઉત્પન્ન કરનારા નહીં ઉત્પન્ન કરનારાનો અહીંયા પ્રશ્ન નથી ભૂતના ઈશ એટલે પ્રાણીના છે એમ પરમાત્મા એમ આમાં એવું આપણું ભૂત બાવન માં અન્વયમાં કહ્યું ભૂતો ને ઉત્પન્ન કરનાર લખ્યું છે એટલે હા એ બંને અર્થ છે આ જે અન્વય જે આપેલો છે ને એ ઓલા ભરૂચ વાળા શાસ્ત્રીજી નો છે જેમણે નો વિચ્છેદ કર્યો એનો અર્થ આપ્યો છે અને એ બંને અર્થ અહીંયા આપેલા છે ભૂતો નું ઉત્પન્ન કરનારા એ પણ અર્થ છે અને ભૂતોની અંદર પોતાના ભાવને સ્થાપિત કરનારા એવો પણ અર્થ છે તમે શું કહો હા આ એવું લખેલું છે કે જ્ઞાન પણ સર્વ આપનું જ આપનું જ છે ગુણ પણ આપે જ આપેલા ગુણ પણ આપે આપેલા જ બીજે હોય છે તેથી દેવો અને દાનવો પણ આપના અનન્ય અસાધારણ યુગ પ્રભાવને અને વિભૂતિરૂપ વ્યક્તિને જાણતા નથી તો જ્ઞાન પણ સર્વ આપનું જ છે ગુણ પણ આપે જ આપેલા છે એટલે એનો શું અર્થ લેવાનું કે જે જેના પર ભગવાનની કૃપા ભગવાનની કૃપા છે એ જ એ જ વ્યક્તિ ભગવાનને જાણી શકશે એટલે જેને પોતાનું સ્વરૂપ ભગવાન જણાવવા માંગે છે એને એ પ્રકારનું જ્ઞાન આપશે અને નથી જણાવવા માંગતા એને એ પ્રકારનું જ્ઞાન આપશે એવું સમજવાનું છે અહીંયા આગળ અને બીજું ગુણોથી એવું સમજવાનું છે કે જેનો ભગવાન ઉદ્ધાર કરવા ઈચ્છે છે એને એ પ્રકારના ગુણો થી યુક્ત કરશે અને જેનો ભગવાન ઉદ્ધાર કરવા નથી ઈચ્છતા એને પ્રકાર એવા બીજા પ્રકારના ગુણોથી યુક્ત કરશે એવું સમજવાનું છે અહીંયા મને સમજાય એટલે બુદ્ધિ જ એવો આપશે કે સમજશે જ નહીં દદાન બુદ્ધિયોગ નહીં કરે ને તો ને જે નિરંતર એનામાં રમે છે એટલે મને અહીં લાગે છે કે જ્ઞાન પણ સર્વ આપનું જ છે હા આગળ શું કહ્યું બુદ્ધિમાન અને બુદ્ધિયોગ આપે છે તો જે મહાત્મ્ય જ્ઞાન સમજીને ભગવાનની ભક્તિ કરે છે એ બુદ્ધિમાન અને એ બુદ્ધિમાનની બુદ્ધિયોગ આપે છે તો એ ભગવાનને એવા સમજશે અને જે સતત યુક્ત નથી તેનો યોગ છે આવી રીતે વર્ણ નહીં કરે બુદ્ધિ બુદ્ધિ યોગમ કરીને યોગ આપીને તો આ ભગવાનને બુદ્ધિ યોગ આપેલો છે જેને તે ભગવાનનું સાચું સ્વરૂપ સમજશે અને જેને બુદ્ધિયોગ પોતા નથી આપ્યો પણ બુદ્ધિમાન છે તે તે રીતે સમજશે ને દાનવો છે તે તે રીતે સમજશે બુદ્ધિ બુદ્ધિ બધી ભગવાનની છે પણ યથા યોગ્ય અધિકાર પ્રમાણે થશે એવું લાગે છે જીજી જ્ઞાન પણ સર્વ આપનું જ આપેલું છે એટલે જેને જે પ્રકારનું જ્ઞાન થાય છે ભગવાન સંબંધી બધું ગદાની બુદ્ધિ યોગમ થી વિશેષ વાત થઈ રહી છે અહિયાં શું કહી રહ્યા છે ભગવાને પેલા પોતાનો મહિમા આગળ ગાયો ને અગિયારમાં તે પછી અર્જુન ભગવાન નું જે રૂપ સ્વરૂપ જાણે છે એનું અહીંયા વર્ણન કર્યું કે આપ આવા છો હવે આટલું અર્જુન તો જાણી ગયા છે પણ પાછા એમ કહી રહ્યા છે કે <laughs> આ જાણી શકાય ભગવાને આગળ અર્જુનને કહી દીધું છે આ બધી વાત દસમા આ વાત પહોંચી એના પહેલા આ બધું ભગવાન કહી ચુક્યા છે એટલે સમજ પડી ગઈ છે પોતે કહી પણ રહ્યા છે કે આપે જે કહ્યું છે એને હું સત્ય માનું છું બાકી આપનું સ્વરૂપ તત્વતઃ એવું છે કે એને દેવ દાનવ કોઈ જાણી સમજી શકે એવું નથી આપ આપના પોતાનાથી જણાવો છો આ રીતે ભગવાનની મહિમાનું વર્ણન કરી રહ્યા છે હવે જે અહીંયા કહેવામાં આવ્યું છે વિવેચનમાં જે લોકો જાણી રહ્યા છે એ પોતાના સામર્થ્યથી જાણી રહ્યા છે મને સ્વયં એવ આત્માન સ્વયં એવ આત્મન આ આત્મા નામ એ મને સમજ પડતી શું કેવા આગળ આત્માથી હું આત્માથી આત્મા જણાય છે એ મને જરા સમજાવો ને એટલે આમાં જો મેં જોયું તો એમ થયું કે ઇન્દ્રિયોને જોવા વાળે ઇન્દ્રિયો જોવાળે ઇન્દ્રિયો નથી પણ મન છે મનને જોવા વાળો મન નથી પણ બુદ્ધિ છે બુદ્ધિને જોવા વાળો વાળી બુદ્ધિ નથી અહંકાર છે એને જોવા વાળો ને અહંકાર ને જોવા વાળો આત્મા છે તો આત્માથી આત્મા ને જાણીને જોઈ શકાય છે એ મને સમજાવો ને જરા એવું બધું આમાં ક્યાં લખે છે એવા આત્મના માનમ એનો અર્થ બોલ્યા ને એ આમાં ક્યાં છે શું કહ્યું ગોરખપુર વાળા ગીતાજી છે ને એમાં જોયું મેં હા હા ગોરખપુર વાળા ના એ તો ઠીક વસ્તુ એ આપણને અત્યારે એને આમાં ભેગું કરવાની જરૂર નથી વાત એ છે આપ પોતે પોતાને જાણી શકો એવા છો બસ આખી જ વાત છે ટૂંકી ટચ ત્વમ સ્વયં આત્માનમ વેથ ત્વમ એટલે આપ સ્વયમેવ એટલે જાતે આત્મના એટલે પોતા દ્વારા આત્માનમ એટલે પોતાને વેદથ એટલે જાણો છો એ પ્રભુને પોતાને શું છે પોતે તો પોતાને જાણે જ છે ને એ મને એ નથી સમજાતું પોતાને તો પોતે જાણે છે એમને શું એવું જાણવાની એ છે જીવને જાણવાની જરૂર છે ને અરે અહીંયા તો મહિમા ગાઈ રહ્યા છે કે આપનું સ્વરૂપ કેવું છે કે આપ પોતે જ જાણો એવા છો એમ બીજા એવું સ્વરૂપ ગુઢ છે જોલો હરી આપુન તો ન જનાવે તોલો સકલ કાસ્ત પડે સુને નહીં આવે એ સીધી સરળ વાત છે આ બીજું કઈ ગુઢ વાત આપણે આપણે એને રીતે જાણીશું જયારે પોતે જણાવશે આપણને ત્યારે આપણે જાણી શકીશું એમ ને હા એ તો અહીં કહ્યું આપ જણાવો ત્યારે જીવને જાણવાની ઈચ્છા જીવ જાણી શકે છે એ રીતે ને મારો પૂરું થઈ ગયું

હા કરે પંકજની આમાં તો એમ લખ્યું છે કે પંદરમાં શ્લોક સુધી ભાનુબેન અને તે પછી બધા વડોદરાના જ છે ના ભાઈ તો બરોબર પણ તમે ક્યાં સુધી આખો અધ્યાય છે તમે જ કરવાના માટે જે અચ્છા એવું છે છે ને ઉત્તરમાં બિરાજે છે હા હા ભાઈ આ લઈ ગયા શું હા કરો વક્તુમ અહર્ષ શેષેણ દિવ્યા આત્મા વિભૂતે જાભીર વિભૂતિ ભીર લોકાન એમાન તમ વ્યાપ્ય તિષ્ઠસી શ્લોકાર્થ જે વિભૂતિઓ વડે આ લોકો આ લોકોને વ્યાપી આપ રહો છો તે આપની વિભૂતિઓ દિવ્ય છે તેથી તે સર્વ કેવા આપ યોગ્ય છો વિવેચન દેવો વગેરેને પણ આપની વિભૂતિઓનું જ્ઞાન નથી તેથી આપ જાણતા હોવાથી આપે જ કેવી યોગ્ય છે તેથી જે આપના અંશરૂપ સર્વને વશ રાખનારી વિભૂતિઓથી આ ત્રણેય લોક વ્યાપી આપ રહેલા છો તે આપની અસાધારણ દિવ્ય સર્વ વિભૂતિઓ મને કહો એટલે અહીંયા અર્જુન ભગવાનને રિક્વેસ્ટ કરી રહ્યા છે કે તમે જે વિભૂતિ ત્રણેય લોકમાં વ્યાપીને રહ્યા છે જે કોઈ બધા જાણતા નથી તમે જ એને જાણો છો તો અમને કહો કથમ વિદ્યામ અહમ યોગીન ત્વામ સદા પરિચિંતયન કેશુ કેશુ ચ ભાવેશુ ચિંત્યોસી ભગવન મયા શ્લોકાર્થ હે યોગીન આપનું સદા ચિંતન કરતો હું આપને કેવી રીતે જાણી શકું હે ભગવાન મારે આપનું કયા કયા ભાવોમાં ચિંતન કરવું વિવેચન વિભૂતિઓ શા માટે કેવી તેનું કારણ કહે છે કયા કયા પદાર્થોમાં મારે આપનું ચિંતન કરવું તે વિભૂતિઓ જાણવાથી જણાય તેમને શંકા છે એનું કહી રહ્યા છે કે હું કયા કયા વિભૂતિઓનું ચિંતન કરું કે જેથી હું તમને વધારે સારી રીતે જાણી શકું તો તે મને જણાવો વિસ્તરેણાત્મનો યોગમ વિભૂતિમ ચ જનાર્દન ભૂય કથયત તૃપ્તિ શૃણવતો નાસ્તિ મે મૃતમ હે જનાર્દન આપનો યોગ તથા વિભૂતિ પુનઃ વિસ્તારથી કહો કારણ કે અમૃતનો શ્રવણ કરતા મને તૃપ્તિ થતી નથી વિવેચન પહેલા આપે સંક્ષેપમાં વિભૂતિ તથા યોગ કહેલા છે પરંતુ પુનઃ તે વિસ્તારથી કહો કારણ કે આપના વચનરૂપી અમૃતનું શ્રવણ કરતા મને તૃપ્તિ થતી નથી એટલે આના પહેલા પણ વિભૂતિ યોગમાં થોડુંક સંક્ષિપ્તમાં ભગવાને અર્જુનને કીધું હશે પણ હવે એ વધારે ડિટેલમાં જાણવા માંગે છે તો એના માટે એ કહી રહ્યા છે કે આપ મને સંક્ષિપ્તમાં નહીં પણ વિસ્તૃત કરીને વિભૂતિ યોગ આપણો જણાવો કલ્લી ત્રણ જ હતા હવે શું કરશું વડોદરા હા પણ ક્યાં છે બધા મસુરા વડોદરા મારા વડોદરામાં અહીંયા અલકાબેન ના છે મુકેશભાઈ ના લેવાના બોલાવો બધાને પકડો હેલો હા લેવા પણ હવે કરવાનું છે અલકાબેન લે બોલાવો અલકાબેન ને હા પેલા મનીષાબેન ની માં બોલાવી આવ્યા કોઈક લઈ લો ને બીજા કોઈ ના હોય હા હું લઈ લઈશ કાલે કાલે